છે કે આપે સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના મેળવ્યું આપને કઈ રીતે જ્ઞાન થયું આત્મજ્ઞાન આપને આત્મજ્ઞાન કઈ રીતે થે- થયું એવું પૂછે છે આપને આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું એવું પૂછે છે हमको ये भौतिक सुख को दुखदायी लग गया सब सुख जो जिसको सुख मानता है सब लोग ये हमको बहुत all दुखदायी लग worldly गया happiness were, were paining to him. They are not uh, giving any happiness there to him. All worldly happiness. પછી ये दुखदायी लग गया इसलिए वो सेल्फ रियलाइज का विचार किया और हमको आगे Then he thought of realization. into self self. Realize मिल मिल गया हमको इससे हमको आ गया Uh, he he also got connection लाखों साल पहले मिल गया था uh, millions of years before, he, he got some person who had a self realize who had self realization, mm-hmm. and uh, from him he had uh, uh, he got back. Mm-hmm. hmm Oh, he said he's real. Yeah, he said that uh, Does he say that he is an avatar? he is another God. Avatar. Avatar. અચ્છા એમ કે છે કે આપ અવતાર છો અવતારી પુરુષ છો એમ પૂછે છે આપ અવતારી પુરુષ છો हाँ Yeah. ત્રણ ઇંગ્લિશ એમને આપીએ There are two kinds of knowledge. One, one talented knowledge and one without talent. મને ટેલેન્ટ છે નહીં એવું કહે ને. It is that uh, two types of knowledge. One, બિલકુલ બુદ્ધિ નથી knowledge. And another is uh, uh, without talent, no pure knowledge, no, no intellect. Hmm. And he says, I don't have intellect, I don't have talent. These are having pure knowledge, mm-hmm. direct knowledge. And while that uh, knowledge which is, which is talented knowledge that comes through the medium of egoism. Mm-hmm. So that is not the real light. That is in real light, direct light of source. Mm-hmm. You follow? Okay, sure. So he's having direct knowledge. Direct knowledge. Okay. ગમ્યો એમને બેન પૂછે છે કે સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના મેળવાય કોને કરવું બેન તો કાલે આવવું છે ને? કાલે આવી હોય તો થઈ જાય તમને હિન્દી હિન્દીમાં કહેવું પડશે yesterday only you missed that. છે? એ મને ખબર મેં જે પતા નહીં था फिर इसका टाइम फिक्स हो जाएगा तो फिर जैसे आ जाना समझे? तो हम करा देंगे नहीं तो ऐसे नहीं हो जाएगा ऐसे लाख अवतार चले जाएंगे नहीं हो पाएगा समझे ना? वो एक लाइट होना चाहिए एक लाइट से दूसरा लाइट हो सकता है लाइट अंधारा में क्या होता है What is the aim of our life? ठीक है તો પછી કે અ, અમારા જીવનનો ધ્યેય શું છે वही जीवन का ध्येय यही है कि सुख सनातन होना चाहिए ऐसे सुख ये कल्पित सुख कर ठीक है वो सब कल्पित सुख है इसमें क्या सुख ही नहीं है फिर इसके पीछे दुख है बचा कल्पित सुख के पीछे दुख सच्चा સત્યાસુર સનાતન No tension without any tension How to get your mind towards that? Towards Real happiness permanent है Real happiness And અને relative happiness એ temporary adjustment. But real, real happiness is permanent one. Mm-hmm. Relative happiness, relative happiness is temporary adjustment. Mm-hmm. Okay. So everybody is after to get that. That you will get real happiness. If you realize yourself, you will get that real happiness. Mm-hmm. Permanent happiness. Mm-hmm. Bliss all the time. Mm-hmm. Tom is correct by relative viewpoint, not by real viewpoint. <coughs> I am Tom. That is correct by relative viewpoint, not by real viewpoint. You are not Tom by real viewpoint. That's right. I am not conscious mind. By real viewpoint, you are pure soul. You are pure soul. Right. By relative viewpoint, you are Tom. But really, by we are fair Mm-hmm. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. Mm-hmm. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real point. Okay. By relative, relative viewpoint you are strong. By real point, you are so powerful. Mm-hmm. And powerful. That is God. કોક જણા બધા બધા ના વિચારક હોય વિચારક હજારો માણસ મળ્યો છું પણ એને તાપી દઈએ તમારે જયારે આપી દઈએ જો આના જેવા બધા હજારો માણસ થાય તાપી દઈએ તો જ નહીં તો એમને આપીએ નહીં હજારો માણસ એમ કે કે એમના જેવા હજારો માણસોને હું મળ્યો છું અમેરિકામાં અમેરિકન હજારો ને એમના જેવા બિચારો એ તો સીધા તો આવે ઇન્ડિયા બી આવે આ લોકો સીધા ઇન્ડિયા કેટલા આવે રોજ સાડા છ વાગે ઉઠું છું રોજ સાડા અગિયાર બંધ કરું છું તારા દુકાન બંધ થાય ટાઈમ જ નથી તમારી શક્તિની કોઈ સીમા ના ના પણ ટાઈમ જ નથી મને શું કહ્યું છે ના નહીં પણ દિવાળી દાડે મારા રજા નહીં એક દિવસ દિવાળી દાડે બધું આખો દિવસ મિનિટ પણ થાય નહીં શું કહ્યું <laughs> ઊંઘવાનો ટાઈમ બપોરે જરા આરામ કરવાનો Do you understand rebirth? Rebirth? Rebirth. Yes, we understand rebirth is it's the death of the conscious mind mm-hmm. and that which will flow forth will be from a higher level of consciousness. So you are, are dying to the self of the conscious mind and realizing that you are really the higher self. Does that compute? That's the way I understand it. એમ કે છે કે મમ્મી તમે સમજાવજો એમ કે છે હા કારણ કે એમ Okay, you, the way I understand rebirth is that there's more than one self. You have a self which you call your conscious mind, and a self which is your higher self or God. You end up dying to the self, which is your conscious mind, by putting your conscious mind aside. Do you mean to say conscious or uh, unconscious mind is body and the mind? Yes, you're neither the body nor the conscious mind. Right. So you put your conscious mind aside by uh, sticking it on something, such as a mantra or on the tip of your nose, or you put your conscious mind upon something and sticking it upon that. That will allow a flow from a higher level of consciousness. So you understand as a two two self of yours. No, there's actually three selves. There's a conscious mind, there's a subconscious mind, and there's a superconscious mind or higher self. You have three selves. એ એમ કે છે કે ત્રણ ત્રણ મગજ છે એક સામાન્ય મગજ છે એ ત્રણ ત્રણ પ્રકારના ત્રણ પ્રકારના મગજ માઇન્ડ કે છે એક અમ, સામાન્ય માઇન્ડ પછી કોન્શિયસ એ મરી જાય છે અને પેલું ત્રીજું છે હાયર કોન્શિયસ એ સાથે જાય છે કરેક્ટ કરેક્ટ બીજા બે છે તે એડજસ્ટ થઈ જાય The ordinary mind and the, the uh, con con conscious mind dies with it, but the conscious mind, the consciousness, super conscious mind goes with you mm -hmm. at, at the next life and next birth. well પુનર્જન્મ માને સાથે પુનર્જન્મ બધા હજારો માણસો માને છે આજે દાદા ખરેખર હવે નહીં પણ પુનર્જન્મ છે એવું તમારી પાસે શું સાધન જાણવાનું શું સાધન છે માણસો ચાલે છે સાયકિક બધા ઘણી જાતના એમ અનુભવ દુનિયાના એટલે એક સાયન્ટિસ્ટ હતો શું હતો કે ફ્રેન્ચ માઇક્રોબાયોલોજિસ્ટ હતો પ્રોફેસર હા તે પંદર વર્ષ પર મને મળ્યો ઔરંગાબાદ એરોડ્રોમ પર તે મને કે છે કે દાદા ભગવાન પાસે આવે છે કે શું જાણવું છે તારે કે કાકા હિન્દુસ્તાનમાં ફર્યો પણ મને કોઈ પુનર્જન્મ સમજાવી શક્યું નહીં કે શું કે છે સમજાવો ને દાદા બધાને સમજ પડે સમજાવો બધાને સમજાવી શક્યું નહીં કેમ તારું પુનર્જન્મ જાણવો છે કે અમે એટલું જાણીએ છીએ હિન્દુસ્તાનના લોકો એકલા જ પુનર્જન્મ માને છે અને બીજું આખું વર્લ્ડ માનતું નથી માટે વર્લ્ડ સાચું છે હિન્દુસ્તાન ખોટું છે વોટિંગના હિસાબે બરોબર ને તારે મેં એમને કહ્યું અમારું વોટિંગ લેવા જેવું નથી કહ્યું શું કહ્યું it's not a question of voting બરાબર એટલે એ કે એ કે મને પણ એમ લાગ્યું કે હિન્દુસ્તાન કઈ વિચાર તો હોવું જોઈએ માટે તપાસ તો કરવી જ જોઈએ આપણે ને તપાસ કરી તો બધા સાધુ સંતો બધાને મળ્યો એકને તો આ બાબો જન્મ્યો તે જમીન જમીન તર્ક ભરી ગયો એકને તો જન્મીને મોટો થયો તે ટાઈમે જન્મ્યો તે એકને તો એની મધર મરી ગઈ બધા કોજી દેખાય એક ગરીબ ગરીબ છે એક સુખી છે એક આમ છે તેમ છે આ લોકોએ બીજું શું દેખાડી શું સાધન આપણા સંતો પાસે શું સાધન એક આ ગરીબ છે એક ગાડો થઈ ગયો એકની માં મરી ગઈ આ બધું શું કારણ છે એમ એક ભિખારી છે કેવી રીતે કારણ થી અને પહોંચી બધા બતાવ્યા એક જ શબ્દમાં એને જોઈ નાખ્યા લોકોને એ તો ભગવાનની મરજી શું કરું એટલે એટલે પેલા બધા બાવા બધા ટાળા થઈ ગયા તો મને કહે છે કે તમે કઈ આપશો હું તો હા આપીશ કરું સાયન્ટિફિકલી આપીશ વૈજ્ઞાનિક રીતે આપીશું તું આવું ઠોકાઠોક કરું ચાલે વૈજ્ઞાનિક જથ્થી આપીશ કરું કેવું કે તો તમારે જોઈએ પાંચ વર્ષ પાંચ વર્ષ સાયન્ટિસ્ટ થઈને પાંચ વર્ષ પેલા એક મિનિટ મારી જ્યારે આ જ્યારે ઘરની ચાંચે તો એક મિનિટના અબજો રૂપિયા આવશે કહ્યું એક જ મિનિટ દાદા જ્યાં જાણતું નથી ત્યાં સુધી છે અને તું પાંચ મારા બગાડે ફરું છું કે એનો અર્થ એટલો તમે એ સમજાવવા માંગતા નથી ના હું તને પ્લેનમાં સમજાવી દઈશ અને તમારા સાયન્ટિસ્ટો વધારે આપવાનું ના હોય બેઝિક જ આપવાનું હોય કેવું હોય વળે ને બેઝિક જ આપવાનું હોય સાયન્ટિસ્ટ શું આપવાનું હોય બેઝિક પ્લેનમાં સમજાય દઈશ સમજાય દીધું પ્લેનમાં એ <laughs> હિન્દીમાં Radha Bhagwan about birth and rebirth. એને he moved all એને કોને આપ્યો કે he says who gave birth to tom Who gave birth to Tom? Yeah. I chose to incarnate. એ કહે છે કે મેં મારી જાતે ચૂઝ કર્યું હે? કે મારી જાતે જન્મ જન્મ લેવા લીધો એમ કહે છે જાતે જન્મ લીધો હે? હા એમ? હા તો પણ જન્મ જાતે લીધો તો અમુક જગ્યાએ કેમ રાજા તો કેમ ના લીધો He said, why didn't you choose to be born as a king, prince? Because the incarnation I chose would be best for the karma I wanted to take care of. એ કહે છે કે મેં એટલા માટે જન્મ લીધો કે મારે જે કામ માટે જન્મવું હતું તે તેના કાર્ય માટે ખાસ તે જન્મ લીધો મારે જે કાર્ય કરવું પ- પ- એ કરવું હતું એના માટે મેં ખાસ જન્મ લીધો હા પણ રૂપાળો તો થવું હતું બરોબર કે બધી બહેરીઓ ખુશ થઈ જાય He said, why didn't you born as a very handsome so that all women goes out, will go out on you after you? The purpose of life is to become one with the higher self or God. And the incarnation that I chose is a one which will help me the best to return to oneness with the higher self or God. એ કે છે કે મારે સાક્ષાત્કાર કરવો હતો અને એટલા માટે એ જન્મ લીધો છે જે એને લીધો છે તે નહીં યર યસ હા કશું કામ કર્યું સાક્ષાત્કાર કર્યો Have you realized yourself? I've touched upon it. થોડી ભ્રાંતિ થઈ છે આર યુ ડુઈંગ એનીથિંગ અત્યારે કઈ કરો છો What are you doing? Are you doing anything now? I meditate at least twice a day. ધ્યાન કરું છું દિવસમાં બે વખત Medicine કરતા મેડિટેશન તો પદ્માસન વારી કરે છે પદ્માસન In a lotus position? I can't get into a full lotus, so I do a partial lotus. આખું પદ્માસન વળતું નથી સુખાસન માં બેસે છે આખું નથી એક આદમી ધ્યાન ધ્યાન કરતો હતો રોજ પદ્માસન વાળી તે બીજે દિવસ એમ ગયો ત્યારે ધ્યાન કરતો હતો બીજે દિવસ ગયો ત્યારે ધ્યાન કરતો હતો ત્રીજે દિવસે કરતો ગયો ત્યારે ધ્યાન કરતો હતો અને ચોથે દિવસ ધ્યાન નતા કરતા કેમ ધ્યાન કરતા નથી તારા આમામ કરવા માંડ્યા બોલને બોલને રહે સાચું રડ કે સાથે નહીં કરતો તારે આમામ દેખાડવા જ મળ્યો શું શું શું કહેવા માંગે છે ઘૂંટણ વળી ગયા હું આ પટ કરતા હતા તું કરતું હું હાથ એટલે જો પટ કરતા હોય તો તું નતો કરતો તું કરતો એટલે પગની જરૂર નથી બધા ધ્યાન કરવા વાળા વર્લ્ડમાં એક માણસ સંદાસ થવાની તાકાત ધરાવતો નથી He said he saw a man one time. He was meditating one day. When he saw the next time, he was meditating. The third day, he was meditating. The fourth day, he was not meditating. And he asked him why he is not meditating. he says, he shows his legs and the knees that they are tired, they are, they are painful. आप तुमने कहू ने कि कौन मैं बोला आप हिंदी में हिंदी में वो पाव करता है कि खुद तुम करता है तुम करता है तो पाव की जरूरत नहीं है और पाव करता है तो तुमको रद्द करने वाला कौन है Who is meditating? Is your feet meditating or you are meditating? If, you, if you are meditating, you don't need your feet to, you know, with that. If it is, feet is doing that, you don't need yourself, you know. Just hmm. ignore it, you know, whatever. Mind Have you seen anybody who can even go to toilet by himself? I don't understand that question. You see, means, have you seen anybody doing anything, including going to toilet? You know, does anybody does anything? तो ध्यान कैसा करता है संदास जाने की शक्ति में ध्यान कैसा Right now or right now this moment? at this moment <laughs> can go Or any, or any time? no power to do it come here Okay. that's what he means to Oh, okay. आप दूसरा कुछ किया ध्यान किया नहीं है आपने दूसरा कुछ किया है आपने? What else have you done? As far as what? On the spiritual path? Yes. I do hatha yoga every day. योग Exercise હઠયોગ हठयोग कसरत करे हठयोग ने हठयोग ना तो वो बॉडी अच्छा होता करता है नहीं अच्छा होता करता है you feel better with your body now yes સારું લાગે છે ને બોડી હેલ્પ હેલ્પ કરે છે બોડી શરીર સારું લાગે છે સારું લાગે છે જો હઠયોગ થી હઠયોગ કરવાથી શરીર સારું લાગે હા શરીર સારું લાગે છે પણ કોણ કરે છે હઠયોગ કરે છે કોણ Who is the hatha yoga? who is doing the hatha yoga? I, mean, I do it myself, and I just do it from a book I have. There is no self. There's, there's no you self. don't know yourself. You don't know yourself. There is oh, Okay. આ તો બધું હેપન I થઈ રહ્યું છે એટલે કે આ હેપન થઈ રહ્યું છે તેને તું કહું છું હું કરું છું બસ એટલું ક્રાંતિ છે you are, Okay. it is just happening and you think you are do you are the doer actually you are અને not એવું the ભાષા I છે know. કે હું કરી રહ્યું છું you, you think you are doing it Okay, what you're saying, in effect, is that there's no one in the earth plane really is a doer. It's only God doing it to themselves. No, no, he's not like, he's not telling like that. not God but uh, દાદા સમજાવો ને પુનર્જન્મનું સમજણ પાડો ને બધાને સમજણ પડે No, we want to know who's doing આ ટોમ છે Hey, from birth to the last station, down a effect, effect. From the birth to the Is child, childhood to the uh, death, you are the effect. Okay. From is effect. So, okay, absolutely. Is it correct? Yeah, absolutely. Absolutely. Right. Yeah. Absolutely right. Yeah. Effect. That's right. तो इफेक्ट का बिगिनिंग क्या कहाँ से हो गया ये हम बताइए what are you effect of? What is the cause of your effect? The cause of my effect is my karma. He says he is doing his karma. કર્મ બધા જે છે એ કોઝિજ એ કોઝિજ ને લઈને આ ઇફેક્ટ છે શું છે એ કે છે કે મારા કર્મો ને લીધે છે હા એ causes causes and effect effector causes causes and effect effector causes નિરંતર પુનર્ધર્મ ચાલ્યા જ કરે છે સમજાયું ઘરમાં ક્યાં ઇફેક્ટ કેમ ખાતરી ને પણ ગર્ભમાં કેમ થાય ઘરમાં એક બાઈને ગર્ભાશય ઉપર ચીંગડું માગ્યું ગાયનું તે બચ્ચાની માંગણી બહાર નહીં નીકળેલી પણ આમ તારે ધાર આવી ગયેલી સિંગડારી સરથી હવે ડોક્ટરો આવ્યા મિશન હોસ્પિટલમાં આથી આ પચાસ પંચાવન વર્ષની સાઠ વર્ષની વાત કરું છું અમે જાતે જોયેલો કે ડોક્ટર હવે સમજાવતા જાઓ એટલા માટે There was a case, this, uh, this scientist was asking એમને ઘરે પણ એવો આગળ જતો આદિત્ય ખીલાય તો એ બંધ કરી શકેલો the finger came out in such a way that they wanted to retract that finger so that they can sue up or something and they did not know what to do with it પછી આગળ શું થયું કે ડોક્ટરો નિરાશ થઈ ગયા ડોક્ટરો તો પાછા જવાની તૈયારીઓ કરવા મળ્યા કે ભાઈ બચે નહીં કે થયેલું એ નીકળ્યા કરશે તો એટલે અમે આપણા દૈડા દોશીમાં આવ્યા ગયડા દેશમાં પંચોતેર વર્ષનો એમને ડોક્ટરોને કહ્યું ભાઈ તમે બેસી રહો તમારું કામ નહીં આ કે છે શું કે છે તો ડોક્ટરો આતા થઈ ગયા નહીં આ આ ડોસીમાં પાસે કઈ હથિયારની પેટી નથી કશું સાધન નથી ને શું કરવા આવ્યો છે તે ડોક્ટરના મનમાં એમ થયું કે આ ખરેખર કરશે આ લોકોએ કહ્યું કે આ માટી કરશે કરશે એટલે માટી જઈને શું કર્યું ઘરમાં જઈને એક દીવો સળગાયો કે દાડે દીવા હતા ઘાસેલ ના દીવા દીવો સળગાયો અને એક સોય માગી એ સોય ને દીવા પર ધર્યો અને પછી આમ પોતે જોઈ લીધી કે દધે ફોલ્લો ના ઉઠે એવી જોઈ લીધી સમજ ને સાધારણ ગરમ બાળક છે ને અને પછી આગળ નડાવી તો ઇફેક્ટિવ એટલે તરત કહી દીધી એટલે પેલા દાખલો ખુશ થઈ જાય ઘરમાં પણ એ વ્યક્તિ છે ગયા આવતાની જે કોજિત છે તે ઘરમાં આવતાની સાથે ઇફેક્ટિવ થઈ જાય છે He says nobody could reflect and it had all the effects from the previous birth. Mm -hmm. So when person is born, you have this effect. હવે કોજિત ક્યાંથી ઉત્પન્ન થયા કે How are these causes created? What are the root cause What are the root Causes. causes of this effect? તો ઇફેક્ટ છે તો ઇફેક્ટ તો એની મેરે ઇફેક્ટ થયા જ કરે છે સમજો ને પણ એ ઇફેક્ટમાં એવી આવી કે મેં તમને અપમાન કરે એવી આવી ઇફેક્ટ એટલે મેં તમારું અપમાન કર્યું એટલે તરત તમે સાથે આવડું આપો સમજો ને એટલે તમારી ઇફેક્ટ આમ વર્તે મારી ભેગામ વર્તે એમાંથી કોજીજ ઉત્પન્ન થાય ગુસ્સો થાય ખબર ને એ કોજીજ બધા ઉત્પન્ન થાય ક્રોધ માન માયા લોક થાય છે બધા કોજીજ છે શું છે એ કોજીજ આખી જિંદગીના બધા ભેગા થઈ એને કારણ શરીર કે છે શું કે છે અને એ ગયા અવતારનું કારણ શરીર આ અવતારનું કાર્ય શરીર થાય છે ઇફેક્ટિવ બોડી ખબર ને ઇફેક્ટ બોડીમાંથી કોજીજ ઉત્પન્ન થાય છે causes effect effect causes causes effect effect causes ચાલ્યા જ કરશે જ્યાં સુધી મેં કાલે કોઝિજ બંધ કર્યા ત્યાં સુધી હવે effect clear What he is saying that this cause and effect continues in the life. Person all is conscious to yourself, then you can cre- uh, you can stop the effect of cause and effect. and as a result, once you understand this perfectly, that is a pure soul, that you are pure soul and nothing else, and everything rest is nothing but Prakriti or uh, Vyavastha Shakti is doing all these things. And you are not that. You are that Suddhatma. Once you separate like a person like him, then you will break the chain cycle of this cause and effect. And maybe there won't be any birth if you follow that through and constantly become aware of it. How can you exist in Western society where you have to have jobs which require you to use your conscious mind and still maintain the concept of being just the witness of your mind? એમ કે છે દાદા કે આ પશ્ચિમના દેશોમાં અહીંયા અમેરિકામાં તમારે કામ કરવું પડે જોબ કરવો પડે તો વિટનેસ કોન્શિયસ એટલે કે આ શુદ્ધાત્મા એક સાથે રાખી એક બાજુ રાખીને શુદ્ધાત્માનું કામ નથી બીજું પૂતગલ છે કાં તો વિટનેસ કોન્શિયસ કઈ રીતે રહેવાય જ્ઞાતા દ્રષ્ટા તરીકે એમ કે છે કે આ અમેરિકામાં ના લોકો પોતાના નોકરી કરે ધંધો કરે કામકાજ કરે અને સાથે સાથે આ પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં કઈ રીતે રહી શકે બંને સાથે કેમ હંડ્રેડ પર્સન્ટ રહી શકે ભારત કે ભારત સાથે શું કહ્યું? you can remain in that state even while performing sex even. That is what he is saying. Because, soul is complete separate from body, mind and speech. because you are not the body, you are not the mind, you are a separate entity as a pure soul. as you keep track of this pure soul all the time, that I am this and I am not that, once it is separated permanently, and mm-hmm. it dawns on you that this is it, everything else is not important, it is not me, it is not me, it is not of others, it's the same thing. Anybody reacting in the same way, you can just discount that this is not her, this is not real him, this is not real Tom, this is mm-hmm. not real her. Then you can discount it and you can act accordingly and just discount everything which they do and let not do or wish whatever you want to, you know. And You will not be angry, you will not be jealous, you will not be lusty, you will not be do anything. It is completely above it. How do you achieve a permanent separation? Oh, that's એમ કે છે દાદા કે કાયમને માટે આ કાયમને માટે આ સેપરેશન કેવી રીતના કરી ગાયન માટે આ સેપરેશન કેવી રીતના કરી શકાય સેપરેટ છે સેપરેટ આ તમારી ભ્રાંતિ થી છે તો દેહ ઓળખા છે ખબર હાઉ ડુ યુ અચીવ એટલે કઈ રીતે તમે આને પ્રાપ્ત કેવી રીતે કરાય શુદ્ધાત્મામાં કઈ રીતે સ્થિર થઈ શકો આ શુદ્ધાત્મામાં સ્થિર કઈ રીતે થઈ શકાય એ તો જ્ઞાની પુરુષ ના કૃપા થી થાય બાકી કૃપા છે you the question was very important question. The question is, how do you get yourself established in, in yourself or Suddhatma? He says the only way is through the grace of a Gnani Purush like him or who is completely perfect Purush. Then his bestowed grace is the only way to achieve it. Demarcation line between soul and body. And they can draw that line once, and if you, if it sinks in you, and you become constantly aware of that, that I am this, I am this, I am not the other. It is just becoming conscious, completely becoming conscious all the time, and, and staying that conscious, more conscious. You keep trying. It may not come immediately, but little while it just might dawn on you that this is not me, this is not yeah, me, yeah, this yeah. is not me, this That's is not me. અહીંયા સેકન્ડ કરીને બેસી દે અહીંયા ચાલીએ જય સચિદાનંદ last time I saw you. Yes, I have. You પૂછે છે દાદા આત્મા જુદો જ છે અતોય જુદો જેમ બેટરી ના તેલ હોય ને તે સેલનો પાવર જુદો છે કે ભેગો છે જુદો હે જુદો સોલ તો પાવર છે This is a very important statement. He says that soul was always separate. It always illuminated the body and the mind. The same thing is happening all the time, you know. This, it is the soul who is illuminating the body and mind. સોલ ના તો અનંતા ગુણો છે એક આપ્યો કરતા એની બાળો બાળી શકાય નહીં એવા તો ઘડિયાળે નીકળ્યા વોટરપ્રૂફ નું ફાયરપ્રૂફ નહીં બધા એટલે લોક જોડે ઘડિયાળ જેવો છે શું અનંત ગુણો કઈ પણ અસર ના થાય આમાં નિરાવલંબ સ્થિતિ મળી છે કોઈ અવલંબન નહીં નો અવલંબન તમારા સુધાર્થમાં અવલંબન છે શબ્દનું અવલંબન છે શું છે તે નિરાલંબ થવું પડશે soul is self effulgent it has એકદમ કૂદકો મારવા જઈએ બહુ મોટો કૂદકો માર્યો આ તો કરોડ અવતારે ન થાય થયું જે દ્રષ્ટિ સંસારિક દ્રષ્ટિ હતી તે અધ્યાત્મ દ્રષ્ટિ થઈ ઓપોઝિટ ડિરેક્શનમાં છે દ્રષ્ટિ ભરે નહીં કોઈ તો જ્ઞાની પુરુષો એ આ બધી. ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની શું કહ્યું બધા તત્વો જુદા પાડી દે તત્વો બધા છ એ તત્વો જુદા પાડી દે He says only the Gnani can separate the six basic elements, the six truths in this universe. Without that, you cannot get around this puzzle of this world. And the six elements, હવે ગણાવવાની કયા કયા છ તત્વો? એ છ તત્વો તત્વ છે. One ચેતન તત્વ, ચેતન. બીજું જળ તત્વ, જળ તત્વ જેને આપણા લોકો રૂપી કે છે, રૂપી. આ વાક્ય દેખાય છે ને બધું? પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે બધું રૂપી તત્વ છે. શું છે? એક મિનિટ દાદા જાણ. છ છ સાંપી One is the શું કે છે? કહે છે. ઇંગ્લિશમાં કહે છે હા કોણ is the life uh, element or uh, divine element of life. Second is soul, soul element, soul element. The second is is jad, which is uh, which is non-living, which is which is the matter. બે પૂરા થયા <laughs> એ બે કરતા ઉપર ઉપર ના છોટા કરે બધું વર્ણન કરવા જાય તો એના પાર નથી આ તો ઉપર એક ચેતન તત્વ બીજું આ પરમાણુ જેને કહે પરમાણુ તેને અણુ અણુ અણુ કોને કહેવાય કે અણુ ને એના ભાગ કરતા પરમાણુ છે નાના નાનો જે અવિભાજ્ય અણુ છે એ પરમાણુ The smallest particle, this whole universe is made up of the smallest particle which is totally undivisible. કે બધા સરખા ખરે પરમાણુ દુનિયા પરમાણુ બધા ભેગા થઈ અને અણુ થાય અણુ ભેગું થઈને મોટો એ થાય ખબર ને પણ એ ભેગા થવાના એમના ગુણ છે આ પોતાની મેરેજ ગુણ ભેગા થવાનો ગુણ છે ચેતન ક્રિયાકારી નથી ક્રિયાકારી આ પરમાણુ છે પોતે જાતે ક્રિયાકારી એક minute This world is made up of small particles, the indivisible most particle, and that is indestructible. By combining the small particles, they form the atom, and atom forms the solid. બે વાગ્યા Ultimately, ન્યાય કરીએ. all energy હા, is ન્યાય a કરીએ. condensed, ન્યાય all energy, uh, બે all solid વાગ્યા are બધા બૂમ condensed પડવા મળી energy. બે વાગ્યા બધા બૂમ પડવા મળી Okay. બે બાકી રહ્યા બે બાકી રહ્યા દાદા બસ. શું કહે છે? બીજા બે કહો ત્રણ જીવન ચેતન ચાલ ચાલો લાવો લાવો તૈયાર કરો. બીજા ચાર બાકી રહ્યા પાંચ મિનિટ પતી જશે બીજા ચાર બીજા ચાર બાકી રહે બીજા ચાર બાકી રહે છે આ ચેતન તત્વ એ કઈ ક્રિયાકારી છે જ નહીં અક્રિય છે ચેતન તત્વ ક્રિયાકારી આ પરમાણુ તત્વ છે એટલે કેટલાક માણસો મને કહે છે કે મારે નતું ખેંચાવું તોય મારે દેહ ખેંચી ગયો કે છે શું કે છે શું કે છે એટલે મારો દેહ ખેંચી ગયો શું તારે આ દેહમાં લોહ ચુંબક નામનો ગુણ ઉત્પન્ન થયો છે ઇલેક્ટ્રિકલ બોડી હોવાથી અંદર આખા પરમાણુ બધા લોહ ચુંબક થયેલા છે તે પોતાને પોતાને જેને જોઈ ખેંચાણ થાય એના એ પરમાણુ એમાં મળતો આવે એ ખેંચી જ જાય જેમ લોહ ચુંબક ટોંકણીને ખેંચે એમાં ટોંકણી ગુનેગાર નથી લોહ ચુંબક ગુનેગાર નથી એ રીતે ભૂજબળ નહીં આ એવી રીતે ખેંચી રહી છે પોતે મનમાં મારે કેમ થઈ ગયું થઈ ગયું થઈ ગયું ઘણા પર અઠીપો કર્યા કરે મેં માર્યા નહીં વળ્યા અમારે તો તારા દાડા નહીં વળ્યા તો વિજ્ઞાન છે આની પાસે બધું આખું શું કહ્યું આમ ફસાઈ ફસાઈને મરી જઈશ ને બાવો લાખ અવતાર બાવો થઈ તો નહીં વળે શું કહ્યું અરે વિજ્ઞાન છે આની પાસે The world is the puzzle itself. Question. Is not this three-dimensional world just a vibration of the conscious mind? And if you still the conscious mind, this three-dimensional world does not exist. એમ કે છે કે આજે કોન્શિયસ માઇન્ડ ગુજરાતી હોય આજે ચિત્ત ની વસ્તુ જે છે ચિત્ત ને લીધે જ આ દુનિયા છે એ સાચું શું કે ચિત્ત ને લીધે આ દુનિયા નામની રત્યો છે તે રત્યો છૂટી પડી ગઈ છે કે આ શું છે આ હું છું કે આ છે એ ચિત્રથી સુખ હોય છે મારા ઘરમાં જે સુખ હતું તે સુખ ક્યાં ગયું મારું આ આમાં સુખ હશે આમાં સુખ હશે ચાકી નાખી દે ચાકી નાખી દે ચાકી નાખી દે અંદર ચાકી નાખી દે સુખ ખોળે છે સુખ ક્યારે ઉત્પન્ન થાય અશુદ્ધ ચિત્ત થઈ ગયું છે તે શુદ્ધ ચિત્તથી જ્ઞાની પુરુષ ચિત્તને શુદ્ધ કરી આપે ત્યારે પોતાના ઘેર વૃત્તિઓ પાછી ફરી જાય આ રચ્યો તમારી પાછી ફરી જશે બહાર ભટકતી હતી તે રચ્યો ઘરમાં પાછી આવશે બહાર ખૂબ કોળતી હતી શું કહ્યું સમજ ને આ પોતે ઘરમાં પાછી ફરશે સમજ ને એટલે ચિત્ત હતી યુ આર કરેક્ટ આ લોકો થોડો વિચાર તો કરી નાખેલો conscious mind is always looking for happiness, happiness, happiness for thousands and thousands and thousands of lives. And ultimately, he, still they can find it, the happiness. ચાલો આપણે બધા તૈયારી કરતા આ માણસ બહુ And uh, it cannot find it, happiness in that. Until you find what is the dif- difference. હમ. પછી બધું આગળ પૂછજો બધું આખો દિવસ અહીં જ છે ને માં? કેટલા કલાક બધી ચાર વાગે ક્યાં સુધી અમે પાંચ વાગે પાંચ વાગે આરામ અમે ઓછો લઈશું ઓછો લઈશું નહીં તો ત્રણ કલાક લઈએ છીએ Yes, first have a light lunch. We'll regroup after a couple of hours. Your belief is wrong that I am doing this, that, this, this. Your belief is wrong, complete wrong. It happens It happens. જવા દે પછી કરી છે જવાબ આપીશ શું થાય એનું નામ શું What's your name? Tom Field. Tom Field. Right. Tom Field. Eh? શું નામ? Tom Field. Tom. Tom. એનું બી નામ Tom. American છે કે ઇંગ્લિશ નામ? Are you American? Yes. Where were you born? જન્મ થયો દુકાને આવે છે ને તો રોજ અમે ચર્ચા કરીએ તમારી વાત કરું એમની દુકાને રોજ આવે તમે થાય થાય છે વ્યવસ્થા વ્યવસ્થા શક્તિ જ આખું બધું એરેન્જ કર્યા જ કરતી હોય છે બે રહી પડી રહી ના એ કાળા થઈ ગયો એનું શું કારણ? બધું કઈ કારણ આ? બધું હમજ કરી ઠોકા ઠોક શું કારણ દાદા એમ કરી. એ જ આપણે પાસે ખાતા ખાતા પૂછો. વ્યવસ્થા શક્તિ જ આખું બધું arrange ના એટલે તમે પેલા ખાવામાં ચિત રાખો ખાઈ લો પછી પૂછો હા હા હા ચિત ખાવામાં એટલે ખાવામાં રાખવાનું જેટલા આ બધા અક્રમ ના અંકો આવે છે બહુ સારા છે બહુ સારા છે બહુ સારા એટલે કે સુપર ઇન્ડિયા ખુશ થઈ ગયું એક કલાક જો જગત વિસ્તૃત કરે મોટો તંત્ર પુરુષ કહેવાય રાગ દેશ નહીં કરે ઉડી